દાદા દાખલો આપીને સમજાવો ને એકાદ દાખલો આપીને સમજાવો ને શું અમારો દાખલો આપો કપટ સમજ પડી નહીં ગુણ ઉત્પન્ન થતા એવા દુનિયામાં તમે બીજી કઈ જોયેલા ખરા એ તમને દાખલો આપું આપણા દરિયાને પૂછીએ કે તું વરાળ કેમ ઉત્પન્ન કરે છે બે બેદારી હવા ઉત્પન્ન થાય ને દ્વાર કરવાથી તારે એ શું કે દરિયા શું જવાબ આપે સૂર્યની ગરમીથી થાય છે શું કે છે આ કલાક સૂર્યની ગરમીથી શું કે છે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 જળ અને ચેતન બે જેવું થયું એટલે બીજા આ ગુણો ઉત્પન્ન થયા શું થયું એ આમાં છૂટું પાડી આવે પછી એ ગુણો ધીમે ધીમે ઉડી જાય તમને માન્યામાં આવ્યું હું શું આ મારું છે ત્યાંથી ગુણો કરો એક્ઝેક્ટ કામ કરવા માંડ્યા શું કરું અને તમે કહો મારું ના હું ના એ છૂટા પડી જાય મોખે જવું છે કે અહીં રહેવું છે કોઈ મને હાથે જવું તો છે જવું છે જવું છે શાંતિ મળવાની છે તો ના જો શાંતિ ક્યારે મળે કોઈ પણ માણસ ડિપેન્ડન્ટ હોય એ દુઃખી હોય ખરો ના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 ડોલર ના આધારે હું જીવું છું વાઇફ ના આધારે જીવું છું વાઇફ ને ઉપના હોય ને તો હું મરી જવું કે છે તમારે વાઇફ મરી જાય તો શું કરું તો તો જીવતો રહું કે હે આવું નહીં આ ડિપેન્ડન્ટ પણ તમને સમજાય છે ઘર ઘર હોય તો શું ઘર હોય જીવાય ફળ હોય જીવાય પણ આત્મા કાયમ જીવતો જ છે એને કશું જરૂરિયાત જ નથી તું આત્મા થઈ જા સંસારમાં જન્મે એટલે જવાબદારી નો જરૂરિયાત એ જ ડિપેન્ડન્ટ પણ છે જરૂરિયાત તમે નથી સંસારમાં રહ્યા તમે ક્યાં રહ્યા સંસારમાં સંસારમાં પેલા સાધુઓ રહ્યા છે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 એ ત્યાગી કેવાય ગરતી ના કેવાય ને એ તમે સાગર કેવાય ને અણગાર કેવાય જો એ સંસારી નથી એવું કોઈ કહેવાય જ ને સંસારી ડિપેન્ડન્ટ માત્ર સંસારી કઈ આટલો ડિપેન્ડન્ટ હોય કે આટલો ડિપેન્ડ હોય શું બરોબર ના સમજાય તમને સમજો એ ત્યાગી કહેવાય અણગારી કહેવાય તમે સાગા કહેવાય તો તમે સમજાયું સાધુ લોકો એ પોતાની મહત્વ વધારવા ઠોકી બેહાયેલું કે તમે સંસારી ને હું અમે નહીં તમે કોણ સંદાસ થઈ જતા હવાનું પણ દોઢ ડ્રમ કરો છો છતાં એ સાધુ છતાં આપણે તમને સમજ પડે એટલે એમને વિનય રાખવો જોઈએ શું બાકી એક એક અમે સંસારી નથી એ તો માન્યા કે ડિપેન્ડન્ટ માત્ર સંસારી શું કહ્યું ડિપેન્ડન્ટ ખરા નહીં એ બાપજીને આપણે કહે કે તમે કહો છો વાત તમને ગમતી નથી તમારી સાચી વાત નથી તો બાપજી શું કે અનુભવ નથી એટલે શું કહું એનો અનુભવ નથી એટલે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 એને હોટલ જવાય નહીં હોટલ બધા મારે લોકો માગી લાવે થોડું શું પણ તમે તો હોટલ બધા લહેર કરો છો ચટની બટની હાથે સાહેબ અમને કશું જેવો જેવો વખત ને એ ખૂબ રોળી વિચારે એમનો દોષ નથી કોઈને એમને જ્ઞાન રહ્યું નથી એટલે શું થાય તો પછી દાદા બીજી વસ્તુ એવી સમજાય થોડું સમજાય કે ઉતરે કે નહીં ઉતરે છે ઉતરે છે નથી ઝાપટું તો વહેલું ઉતરી જાય પણ ઝાપટતો નથી કઈ નવરાશ નથી ઝાપટવું એટલે શું એક કોટ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 તારે એની ધૂળ નીકળે ત્યાં બધા ધૂળ કાઢી નાખું છું તારે નીકળી જાય પછી કોટ સરસ થઈ જાય શું પણ અત્યારે નવરાશ નથી અને તમને કાલે કહી દીધું હવે અત્યારે કહેવાય નહીં અમે કહીએ ત્યારે તમારું નીકળી જાય બધો સામાન બધો અમે અમને રાગદેશ ના હોય કેવું તમારું કેમ હિત થાય એ અમારું હિસાબ હોય સમજો ને એટલે ખંખેરવાનું ગોળ ભાઈ મારે આવ્યું છે ઋષભ દેદા વખત થી દૂર પડી છે ત્યાં સંખેવાની કારદારી પૂજો મારી ભાગે જો થોડો મદદ કરવા લાગો તો સારું હોય જ્ઞાન લઈ નહી તો આ બધા મદદ કરે છે બધા જરા પાણી વાણી લાય પીવાનું હસમુખભાઈ કોણ છે ફોટોગ્રાફર લેખ વિધિના છઠ્ઠી જે કરીએ કર્મ લખી જાય રે લેખ વિધિને દાદાથી બદલી જણાય રે સ્વયં શુદ્ધિ આંખળથી આંસુ ટપ ટપ જાય રે સમજાવો સમજાવો દાદા મેઘ ને દાદા થી જ બદલી જણાય ને તે દાદા એવું કરતા નથી દાદા નિમિત્ત છે શું છે નિમિત્ત તરીકે એમના હોય તો આપણું કાર્ય થાય નહીં ના થાય સમજો ને એટલે અમારે કરતા પણ નથી કરતા પણ થાય ભોગતા બંધન આવે આ જગતમાં કોઈ કરતા છે નહીં નિમિત્ત કરતા કેવું છે એને સંયમ સુધી આગળ પછી મનમાં થાય ઓહો દાદા એ કેવું આપણે કઈ હતા અને કઈ બેહાડ્યા તમે જે અત્યારે છો ને તે કઈ જગ્યાએ બેહાડી હતા તમને વાંકામાંથી વાંધો આવશે કર્યું સુરેશ પટેલ હા આપણે સમજાયું કે હાથી કુતરા વગેરે પ્રાણીઓ પોતાની જાતથી અભાન છે તો હાથી કુતરા પોતાના બચ્ચાની ઉછેર ક્રિયા પક્ષીઓની ઉડવાની જાણ માળું વધારું જ્ઞાન પછી પક્ષી પોતાની જીવન ક્રિયા કરે એમાં કોઈ જાતનું ભાન ખરું કે કોઈ દૈવી શીખ નહીં કોઈની ઘૃણા નહીં સ્વાભાવિક સ્વાભાવિક ક્રિયા છે સહજ ક્રિયા મૈથી દોરણી અંદર આપે અને સુંદર માળો બાંધે મનુષ્ય ના કરી શકે એવો માળો બાંધે પણ બધી સ્વાભાવિક ક્રિયા છે પણ એમાં ફેરફાર ના આવે પછી ફેરફાર કરે એ બુદ્ધિ વાળા ને આ તો એક જ દાદા બગલા થાય અને પેલી તે માળો બાંધે ને તે બધી એક જ પ્રકારની માળા સ્વાભાવિક એટલે દૈવી સત્તા તો હું હોય દૈવી સત્તા કામ ના કરે ખબર નથી હા પણ ખબર ના હોય તો પ્રેમ બોલાય જ નહીં કે આપડે આમાં જે પ્રેમ કરે છે એવું બોલાય જ નહીં એમ ડેફિનેશન જાણ્યા પછી બોલાય આપડા લોકો છે ને મારી બહુ પ્રેમ છે આની જોડે અને મારી પર બહુ પ્રેમ છે તો પ્રેમ ની વ્યાખ્યા જાણ્યા પછી પ્રેમ હોય આપણે જાણતા ના હોય પ્રેમ પ્રેમ કર્યા કરીએ તો ગાયો બચ્ચો પ્રેમ તો હોય છે ને નથી હોતો એટલે પ્રેમ ની વ્યાખ્યા શું છે ડેફિનેશન ઓફ પ્રેમ સમજાવો સમજાવો કે છે એમ પ્રેમ કોઈ જગ્યાએ જોઈ લો મમ્મી પપ્પા નો જોઈ લો ભલે ખોડ ખાપડ મમ્મી મમ્મી અને પપ્પા ની વચ્ચે નો પ્રેમ જ્ઞાનની વ્યાખ્યા શું કહેવાય કે જે વધે નહીં ઘટે નહીં એનું નામ પ્રેમ કહેવાય ફાધર મધર જોડે તારી પર પ્રેમ રાખતા હોય તને લાગશે કે આ પ્રેમ રાખે છે પછી તારી ભૂલ થઈ જાય તો પ્રેમ વધે નહીં ઘટે નહીં એવો ને એવો જ તો જાણવું કે આ પ્રેમ છે અને આપણે ઊંધું બોલીએ અને પ્રેમ જતો રહે તો જાણો કે આ પ્રેમ નહીં વધે નહીં ઘટે નહીં એનું નામ પ્રેમ કહેવાય અને વધે ઘટે એનું નામ આસક્તિ કહેવાય શું કહેવાય હા આસક્તિ થી દુઃખ છે અને પ્રેમથી સુખ છે પ્રેમ હંમેશા પવિત્ર રહે આ પ્રેમ અમારો એકલાનો જ હોય તે તમને પ્રેમ મળે તેના આધારે તમને શાંતિ રહે અમારો પ્રેમ તો આગળ અમારી પાસે ભૂલચું કરો અવરું કરો તો પ્રેમ ઘટે નહીં સમજ ને ફુલાર ચડાવો કે ડોલર આપો તો પ્રેમ વધી ના જાય અમારો એનું નામ પ્રેમ કહેવાય એટલે પ્રેમ ની વ્યાખ્યા સમજી બહાર છે તે આ પ્રેમ નો અર્થ છે બધી બધા આસક્તિ છે આ જે વિનાશ કરે સમજવાની જરૂર હતી બેન પ્રેમની વ્યાખ્યા જરૂર સમજવાની જરૂર હતી ના સમજાવ તો સારું પડે હા ઉપાડી પછી કે સમજણ માં આવે તો પ્રેમ પ્રેમ કરી પ્રેમ વધઘટ થાય પ્રેમ જ કેમ કહેવાય પ્રેમ તો એનું નામ કહેવાય વધે નહીં ઘટે જોઈ લો કે એવું કોઈ જગ્યાએ જોઈ લો હા પણ હજુ એક જ દાડો જોયો છે ને વહેલો વધે ઘટી જતા વાર ના લાગે કઈ રીતે ખબર પડે કે પ્રેમ છે પ્રેમ છે કેવી રીતે ખબર પડે કેવી રીતે હોય થાય તે ઘડી પહેલી મુવમેન્ટ વધે નહીં ઘટે નહીં એટલે આપડે કોઈને કહ્યું હોય કોઈ ફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ ને કે હું તને અમુક હેલ્પ કરીશ અને પછી આપણાથી હેલ્પ ના થયું તોય પણ એનો પ્રેમ ઉતરે નહીં તો આપણે જાણ કર્યું આમાં કઈક છે આપડે હેલ્પ ના થાય એટલે પેલો પ્રેમ ઉડી જાય તમે સમજાય છે પ્રેમ હંમેશા વધે નહીં પ્રેમ વધે નહીં ઘટે નહીં જે વધે એ ઘટી જાય જે વધે નહીં એ ઘટી જાય છે આ દરિયો વધે છે ને આ દરિયો વધે છે તો ઘટી જાય પછી વધે પછી ઘટી જાય એટલે પ્રેમ સાચો કરજો કઈ નહી તો આ નભાઈ લેવાના પ્રેમ ને શું કરવાના હવે દાદા નો પ્રેમ દાદા દાદા પહેરી છે પોતે દાદા પણ જો ને બધા સાડી પહેરીને પેલા પાટલું વાળા બધા કાલે પછી પાટલું નું પહેરેલી ને તો સાડી સાડી પહેરીને આવ્યા છે બધા આજે સાડી પહેરે વાંધો નથી પણ એટલી એટલી એનામાં ઉત્પન્ન થયું ને વિનય દાદા કાલનું બહુ ગમ્યું બધાને એમને થવું છે એમનું મનનું સમાધાન ના રે માણસ થી થાય છે ગુસાયા કરે મા બાપ થી વધારે પડતું બોલાય નહી અને મા બાપ બોલે બેન ને શંકાઈને જે જોયા કરે કે શું માટે કેતા છે આવું એટલે આ બધા મુશ્કેલી ઉભી થાય છે બધી બહુ મુશ્કેલી ઉભી થઈ છે તમે લો ત્રણ વર્ષમાં થશે બધી પચીસ ત્રીસ ચાલીસ જઈને બિહારી અને એમને ભાઈ ભાંગફોડ કાઢી આપી શાંતિ થઈ અને આ લોકોને પકડાયા પછી છોડતી નથી એમને પકડાઈ દઈએ છીએ પણ છોડતી નથી સમજો બેસી ગઈ Any questions? સંસારી કલમો ગમે એટલી ભાગે સંસાર ને બધા આમાં આવી જે આપેલા વચન સ્વામી એ ગમે એટલા તોડે પણ છતાં સિંચાઈ જાય નહીં સિંચાઈ જાય નહીં વર્તન માં રહી પણ આઠમાં પણ ના જઈ જોઈએ શું તારે જાણવું કઈ પ્રેમ છે માટે પ્રેમ ખોરજો આ પ્રેમ માનશો નહીં આ બહાર જે ચાલુ છે એ બધાનું પ્રેમ આસક્તિ છે શું છે એ વિનાશ નેળાલ છે છતાં છૂટકો નથી એના માટે હું તમને બતાવીશ રસ્તો બતાવીશ શું કહ્યું છૂટકો નથી આસક્તિ ભર્યા કરે છૂટકો જ નથી હા પણ છૂટકો જ નથી શું થાય પહેલા પહેણેલા જાણે કે આ બધા ફસાયા ઉડતા ના પહેણેલા જાણે કે આ લોકો ફાઈ ગયા આ બેનો વચ્ચેનો ગાળો કોણ ખાઈ આવે અને પહેણા વગર ચાલે એવી નથી જગત શા માટે પહેરીને દુઃખી થવાનું કારણ કે દુઃખી નહીં રહેતા એક્સપિરિયન્સ લે છે શું લે છે સંસાર સાચો છે ખોટો છે સુખ છે કે નથી એ હિસાબ કાઢવા માટે સંસાર છે તમે કાઢ્યો પણ હિસાબ ચોપડીમાં એ કાઢવા માટે મેં આખી દીધી હિસાબ જ ક્યાં કાર્યકાર કર્યો મને સમજી ગયું કે બધા ખાતા ખોટ ના છે શું છે વેપાર આવડો આવડો પકડ્યો છે આપણે ક્યારે ઇન્ડિપેન્ડન્ટ થયું તમે બધા તમને ડોક્ટર તમને શુદ્ધાત્મા પ્રાપ્ત થયો ને એટલે તમે ઇન્ડિપેન્ડન્ટ નજીક આવી ગયા પણ તમારે ડિપેન્ડન્ટ પણ સારું રહ્યું ત્યાં કે હું શુદ્ધાત્મા છું તે શબ્દનું ડિપેન્ડન્ટ રહ્યું સમજ ને અમારે શબ્દ થી રિપેરમેન્ટ ના પડવાના અમે મૂળ સ્વરૂપ ને ઓળખીએ મૂળ સ્વરૂપ માં રહીએ તમારો શબ્દ શબ્દ નો આધાર રહ્યો શું રહ્યું બીજું બેન પૂજ્ય હા બધું આમાં નોય આ પ્રેમ પ્રેમ તો મીઠો દ્રાક્ષ જેવો લાગે ડોક્ટર પૂછે છે કે શબ્દ નો આધાર છોડવા માટે શું કરવું શબ્દ નો નહીં છોડવાનો એ તો શબ્દ નો આધાર ક્યારે આ બાયુ ફાઇલો પતી જશે ને ત્યાં તો શબ્દ છૂટતો જશે આ ફાઈલો શોધવાના જરૂર છે નિકાલ તો કરવા પડશે ને કેટલી બધી ફાઇલો ડાક્ટર થઈને કેટલી બધી ફાઇલો એ ફાઇલો બધા નિકાલ કરી ના ખબર છે નિકાલ થઈ ગયા પછી એ ફાઇલ ફરી પછી કોઈ કારણ નથી તમારા નિકાલ થાય છે ધીમું ચાલે છે પછી તો બધું નિકાલ થઈ જવાનો જે દ્રષ્ટિ ભૌતિક માંથી જે દ્રષ્ટિ તે આત્મામાં દ્રષ્ટિ પડી એટલે કામ થવા મળ્યું એની મેરેજ કામ થયા કરે ડોક્ટર ના ખાસ ફ્રેન્ડ છે જયેશ ડોક્ટર ના ખાસ મિત્ર છે જયેશ ડોક્ટર ખરા ને એમના ખાસ મિત્ર છે જયેશભાઈ ના શું કે છે તે જયેશભાઈ બધા સાથે ચર્ચા થઈ થોડી આ જે છે ને તમને ગમે શું કારણ છે કે આ ફળ માર્કેટ મટીરિયલ નથી એટલે માર્કેટમાં જોયું નથી ચાખ્યું નથી ફળ ત્યાં ચાખો અને જુઓ ત્યારે તમને ક્યાંક અજાય બી આ ફળ તો આ માર્કેટમાંથી એમ નહીં માર્કેટમાં મળે એવી ચીજ ખબર ને એટલે આ અલૌકિક છે વસ્તુ એટલે જે વાત પૂછીએ પૂછો બધે ખુલાસા થાય બરાબર ને અને હું પુસ્તક ના શબ્દ કહેતો નથી હું તો જોઈ કઉ છું ચાલો વાત કરો છું આ પ્રશ્ન એમનો છે પેલા દિનેશભાઈ નો સવારે નીલાબેન નહોતા સવારે પેલા નીલાબેન આવેલા અને બધા દુઃખો બહુ છે એમના ફેમિલી ની વાત થતી હતી આપણે Thank અહીંયા આવ્યા છે પણ હજુ પાછું ઇન્ડિયા જવાની કેમ બહુ ઈચ્છા નથી ભાઈ કે છે કે અહીંયા અમેરિકામાં આવ્યા છીએ પણ પાછું ઇન્ડિયા જવાની બહુ ઈચ્છા કેમ થાય છે બહુ જ ઈચ્છા થાય ઈચ્છા બહુ થાય તો ત્યાં જવું પડશે જો ઈચ્છા ના થાય નહીં જવું પડે થાય છે ખરી એ ઈચ્છા તો ઉચકી લઈ જશે તાર જાત ખરેખર ઈચ્છા છે તારી કે નથી તો પછી વાંધો શું છે આપડી ઈચ્છા છે ને એ પ્રમાણે થતું હોય વાંધો સર બધી જગ્યા સરખી કેમ ના લાગે એક જગ્યા પર તો આશકિત થાય છે બીજી જગ્યા પર તો ના થાય એ કેમ બધી જગ્યા આપણે સરખી કેમ ના લાગે એક જગ્યા ઉપર આપણે આકૃતિ લાગે ને એક જગ્યા ઉપર ના લાગે એવું કેમ થાય સરખી એટલે જે ઉ જગ્યા પર લાગે એ વહીયા લાગુ જો પણ એવું કેમ મત લાગે શું લાગે જગત બધું ભગવાન કે જગત બધું ભગવાન છે તો પછી બધી જગ્યાઓ આપણે સરખી કેમ ના થી લાગતી એક જગ્યા સારી બહુ ગમે એક જગ્યા જોનાર કાતો જોનાર જોતા ના આવે તેમ જગ્યા શું કરે જગ્યા બધી જ જગ્યા એટલી સરખી નથી જગત માં છી માત્ર નિર્દોષ છે પણ જોતા ના આવડે એટલે આ દોષિત છે આ દોષિત છે આ દોષિત જોતા ના આવડે એટલે શું થાય ત્યાં જોતા શીખવું જોઈએ ના શીખવું જોઈએ નથી સમજાય એ વાત મારી તમને કઈ જગ્યા મોટી લાગે છે કઈ જગ્યા નાની લાગે છે અમેરિકામાં તો મોટો લાગ્યો ને એટલે અહીંયા અમેરિકા મોટો લાગ્યો એટલે તો અહીંયા આવ્યા અમેરિકા મોટો લાગ્યો એટલે તો અહીંયા આવ્યા એટલે આમ એની બાઉન્ડ્રી તરીકે મોટો લાગ્યો ભૌતિક રીતે બાઉન્ડ્રી રીતે બધી રીતે હા પણ બાઉન્ડ્રી તરીકે મોટો છે તે પછી વાંધો છે પણ સાચી અહીંયા આવ્યા સારું છે સાચું છે અમે અહીંયા આવ્યા સારું છે સાચું છે અમે આવ્યા સારું છે સાચું છે સારું છે ને પાછા જશો તે સારું છે પાછા જશો તમારી ઈચ્છા છે ને અહીં ઈચ્છાથી નથી આ કોઈ પકડી લાવ્યું તો બધી ઈચ્છા પ્રમાણે અનિચ્છા પણ પાછું જવાનું તે ડોલર હતા તો ભાડું હતું તો રેતી ભાડું ખર્ચી રહ્યા ને બધું ભાડું ખર્ચી જશો એકલા આવ્યા ફેમિલી સાથે બધા ફેમિલી સાથે ફેમિલી સાથે ગુજરાતમાં ક્યાં રહો છો બાર વર્ષથી રહે છે બાર વર્ષથી આવેલા છે બાર વર્ષથી ભાવનગર એમ કે કે અમે અહીંયા આવ્યા છીએ પણ બધું ઇન્ડિયાનું જ અમે કરકર કરીએ છીએ અને અહીંયા ગમતું નથી બહુ એમ અહીંયા ગમતું નથી કેવું છે ને ધંધા કરવાની ઈચ્છા નહીં થઈ બહુ એ ઈચ્છા કરે ધંધો કરે એટલે ગમશે એક ધંધો શરૂ કરે ને પછી ગમશે અત્યારે કશું કરતા નથી શું કરો છો મેનેજર છું એક કંપની એક કંપનીમાં મેનેજર છે મેનેજર પણ એક ધંધો શરૂ કરજો ને એટલે તમને બહુ ખૂબ ગમશે ઇન્ડિયા જશે ત્યારે પછી પાછા આવશે પંદર મહિના માટે જઈ એટલે તમે એક ધંધો શરૂ કરજો પછી એનાથી વધારે મોહ જાળમાં નહીં ફસાઈએ વધારે મોહ જાળમાં નહીં ફસાઈએ ગમવું એ જ મોહ છે મોહ હોય જ ગમે ઇન્ડિયા પર મોહ બધા ગમે છે મોહ છે તો આગળ મોહ જ છે બધો તો પછી ધંધો શરૂ કર્યો હવે અમેરિકામાં ગમે એ તમને તો ઇન્ડિયામાં કશું મજા કરવાય નથી તો તો કાકા છોકરો ગોદો મારશે ને એ તો રહી રહ્યા છે કાકા છોકરો કે છે આજકાલ વગર ના થતો તમે એટલે થઈ કામ થઈ અહીં કોઈ નહીં કે પણ વૈરાગ લાવવાની જરૂર હતા તો પછી વાઇફ ને વળવું જ ના જોઈએ વાઇફ જે બોલે ને તાર સમજી જવું મારા વૈરાગ માટે બોલે એટલે મારા વળી નું ભર તુલસીદાસજી જેમ તુલસીદાસજી જેમ રાખવું વાલ્મીકી તુલસીદાસ વાલ્મીકી વૈરાગ લાગુ હોય તો પછી અરે અવરા બોલે ત્યારે આપણે કોણ વન્સ મોર કેવું સંસારમાં ભક્તિ કરો એમ રહીને ભક્તિ કરવી સંસારમાં રહીને સંસારની બહાર જવાય એવું જ નથી કોઈ માણસ ગયેલો નહીં ને સંસારની બહાર કોઈ ગઈ શકે હવે નહીં તમારી ડેફિનેશન ત્યાગી ના થવું એમ સંસારી ત્યાગી ના થવું ત્યાગી ના થવું એમ ગ્રહસ્થી જેવું ત્યાગી ના થવું જ્યાં જ્યાં સુધી મન છે ત્યાં સુધી સંસારી છે શું છે એ પછી ત્યાગી હોય કે ગ્રહસ્થી હોય એટલે અહીંથી એક ત્યાગ લીધો તમને હમદાબાદ દાખલો ત્યાગ લીધો શું કર્યું ઘરમાં બહેરી છોડી અને એક છોકરાને છોડી બાવન બેબી તો નહીં બહેરી આ ત્રણ જઈને બહેરી ના કહેતી તો અલસર મારી ધક્કા મારીને જતો રહ્યો મારે કે મારે ત્યાગ લઈને મોક્ષે જવું ક્યાં ત્યાંથી ગયો હિમાલયમાં જઈને બેઠો હિમાલય બેઠો એક ઝૂંપડી કરીને પછી આમ કોઈ શીખવાડેલું છે ધ્યાન દાન કરવા માંડ્યો પછી એક જગ્યાએ બીજી ઝૂંપડી પર ગયો ત્યારે એમને ગુલાબ ગુલાબના છોડ ને તુલસી જોયા એટલે પેલા એને કહે મને તુલસી નો છોડ આવ્યો ગુલાબ નો છોડ ત્યારે એ લાગે ગુલાબ ને તુલસી નો છોડ રોપ્યા તમે સમજો ને એટલે પછી કોઈ મોટા સંત હતા ને તે કે છે આમાં ત્યાં ઘેર ઘંટ ઘંટ વાંધેલા હતા એ ઘંટ છોડીને બધા ગંઠ ઘંટ વળગાઈ રહ્યા તુલસી છે ગુલાબ છે મમતા એને જ વધારે ને પછી હવે એ તુલસી ને આવડી મોટી થઈ હું તને કાપી ગયા એટલે પછી આને વિચાર આવ્યો કે હવે શું થાય એટલે કોકે સલાહ આપી કોઈ શહેરમાં જે ભાઈ ઊંધેરા કાપી જાય શું બિલાડી રાખે એટલે પછી તારે ઊંધેરા નહીં આવે એટલે શું સંસાર વધારે ઉઠતો માં ત્યાં ત્યાગી હતો મન મન મન મન વાળે મન મન મન મન પૈણે મૂવો એના કરતા બહારથી પૈડાય ને મનમાં પહેરે ના પહેરે ખબર નહીં ત્યાંની હા એવું છે હા કોઈ ત્યાગી હોય ત્યારે ક્યારે કે સંસારી નથી એવું એનું મન ના હોય ક્યારે મન ડિસ્ચાર્જ થઈ ગયું હોય ત્યારે એક આઉન્સ ઉપર હોય જે કોઈ સમજો ને ચાર સાત માતૃભૂમિ માતૃભૂમિ છે ને એટલે અત્યારે તો થાય તો દાદા અહિયાં કઈ રીતે આવી ગયા અમે એવા તો કયા પાપ કર્યા તો તમે અમેરિકા આવી ગયા ના પાપ સાના પૂર્ણ કર્યા તો તો હોત ને તો તો હોત તો મગફળી ના તેલ કહીને દમ નીકળી જાય તે ઘી તો જોવાનું ના મળે ચોખ્ખો ઘી ખાવ છો છે અને લેર કરો છો એની ચિકન ખાઈને તો તો ચિકન એવો જોવામાં નહીં આવતો ચોથી દેશમાં કઈ શકાય હા અહીં ખાવ તો દિવસ મજા કરો ભલે મોંઘું હશે પણ ખાવતું મળે છે પણ તમે દાદા નથી મળતા ને હા પણ હું અહીંયા આવું છું ને બેન હું આવું છું દાદા મળ્યા એટલે તમારું આવું પછી ભલે ચાર મહિના રે મુંબઈ માં રહું છું અરે દેશ માં રહું છું તો મુંબઈ માં એક મહિનો દોઢ મહિનો જ મળે બાર મહિનામાં અમદાવાદ વાળા નું મળે વડોદરા વાળા નું મળે સુરત વાળા નું મળે દરેક શહેર વાળા નું ને એવું અમને ચાર મહિના મળે છે ને સાડા ત્રણ મહિના મળે ઓછું કહેવાય સાડા ત્રણ મહિના શું નામ તમારું રામભાઈ રામભાઈ રામભાઈ વાણિયા પટેલ ગઢવી ગઢવી ગઢવી ગઢવી પવિત્ર જાતિ ખબર નહીં અત્યારે તો અત્યારે તો બાકી આમ તો ગઢવી બોલે તું ખરેખર બોલે સરસ બોલે દાદા હું તો પહેલેથી પંદર વીસ વર્ષથી હું બિઝનેસ મુંબઈમાં કરવા ચાલી વર્ષથી લગભગ ત્યારથી કોઈ ગઢવી મળે તેને કહી દઉં એટલે જરા દેશ મને દુઃખો બુખો સંભળાઈ જા દસ ની નોટ એને આપી દઉં એક દુઃખો ભાઈ આજે કરવો પડશે ઠીક છે એ દાદા બહુ સરસ દુઆ બોલે છે અહીંયા ગાય છે સરસ છે એ છુપો ના રે સુર છુપો રહે નહીં ઉઘાડો પડી જાય કોણ દાતા કોણ સુર તો દાનેશ્વરી પાકજે કાં તો ભક્ત પાકજે નહીં તો મત ગુમાવીશ નૂર કે નૂર ગુમાવીશ ખરું કે છે પછી બીજું અનેક મતિયાને લાખો કરો અને એક બીજ જબ ગુણ થાય પણ તો તો ભવના રૂપિયાને લાખું કરો અમુક એવા માણસો હોય કે એને તમે ખૂબ રાખો ખૂબ રાખો પણ એકાદ દિવસ જો ન રાખો કમતિયા હોય ભૂલી જાય કમતિયા હોય કમતિયા હા તેને આપણે રોજ કુમતી વાળા કુમતી હા એને તો બિચારા એને કહ્યું